એ આવો આવો આવી ગયા બધા મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમરેલીમાં બેઠા બેઠા સ્વરિત ભાઈ વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર વડોદરામાં બેઠા બેઠા વિશાખ દત્ત વાર્તા સાંભળે છે એની સાથે એની બેન વિશાખા પણ છે અરે વાહ સ્વરિતભાઈ વિશાખ દત્તભાઈ વિશાખા બેન સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાના છોકરાની અને પરીની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે છોકરો અને સ્વર્ગની પરી સાંભળો સાંભળો એક હતો છોકરો આ સ્વરી જેવો હા સુંદર છોકરો હતો એકવાર એણે સાંભળ્યું કે સ્વર્ગમાં એક સરસ મજાનો બગીચો છે એ બગીચામાં સુંદર મજાના ફૂલો ખીલે છે જાત જાતના રંગોના અને એ બગીચામાં એક સુંદર મજાની પરી રહે છે હો હા આ વિશાખા જેવી એને સ્વર્ગમાં જઈને આ છોકરાને બગીચો જોવાની અને પેલી પરીને મળવાની બહુ ઈચ્છા થઈ આવી હો એટલે એણે તો કોઈ પણ રીતે સ્વર્ગમાં જવાનું નક્કી કરી લીધું પેલા છોકરાએ ભાઈ છોકરો તો એના ગામમાંથી બહાર નીકળો અને આખો દિવસ ભટકા કરે આખો દિવસ બધાને પૂછા કરે જે સામે મળે એને તો પૂછે એલા ભાઈ આ તમે સ્વર્ગમાં જવાનો રસ્તો જોયો છે તમે પરીઓનો દેશ જોયો છે એ ભાઈ તમે રસ્તો જોયો છે એ ભાઈ તમે પરીનો દેશ જોયો છે પણ કોઈ એને જવાબ આપી શકતું નહીં અને બધા એનો પ્રશ્ન સાંભળીને એનો સવાલ સાંભળીને એના ઉપર હશે બોલો લો પણ આ છોકરો ભારે બહાદુર હતો એને તો કોઈ પણ રીતે પરીના બગીચામાં જવું હતું અને સ્વર્ગનો બગીચો જોવો તો એટલે એ તો ચાલતો ચાલતો ચાલતો એક જંગલમાં પહોંચો જંગલમાં એની નજર એક ઝૂંપડી ઉપર પડી ઝૂંપડી હતી લાકડા લાકડામાંથી બનાવેલી ને ઉપર ઘાસનું છાપરું બનાવેલું છોકરાને તો ભારે ભૂખ ને તરસ લાગ્યા હતા એટલે તો ઝૂંપડીમાં અંદર ગયો આ ઝૂંપડીમાં એક ડોશી રહેતી હતી એણે આ છોકરાને મીઠો મીઠો આવકાર આપ્યો અને પ્રેમથી જમાડ્યો ભાઈ અને પછી તો ડોશીએ એને પૂછ્યું એલા છોકરા તું જંગલમાં શા માટે આવ્યો છે છોકરો તો કે ડોશીમાં ડોશીમાં મારે સ્વર્ગનો બગીચો જોવો છે મારે સ્વર્ગની પરીઓને મળવું છે તમે મને સ્વર્ગમાં જવાનો કોઈક રસ્તો બતાવશો ડોશી બોલી છોકરા હું તને સ્વર્ગમાં જવાનો રસ્તો જરૂર બતાવી શકીશ પણ અત્યારે આ પવનદેવ છે ને એ પૂર્વ દિશા તરફ ગયેલા છે સુરત દાદા ઉગે એ દિશા તરફ થોડાક સમય પછી એ પવનદેવ પાછા ફરશે અને પશ્ચિમ દિશા તરફ જશે એ વખતે તને એ સ્વર્ગમાં પહોંચાડી જશે પવનદેવ ત્યાં સુધી તારે અહીંયા જ રોકાવું પડશે હો છોકરા છોકરો તો ડોશીની ઝૂંપડીમાં પછી રોકાઈ ગયો અને ડોશી પાસે જમે ને ડોશીનું કામ કરે આખો દિવસ કામ કરે ને રાત્રે ખાટલામાં સૂઈ રહે ડોશીનો આવો પ્રેમ જોઈ જોઈને છોકરાને તો ડોશીની ઝૂંપડીમાં સ્વર્ગ જેવું સુખ મળવા લાગ્યું ભાઈ હો એવામાં પવન દેવ આમ પૂર્વ દિશામાંથી પાછા આવ્યા કરતા કરતા હો અને પછી તો પશ્ચિમ દિશા તરફ જતા હતા એટલે ડોશીએ છોકરાને કહ્યું એ મુજબ પવનદેવને એમણે વિનંતી કરી કે આ છોકરાને સ્વર્ગમાં લઈ જાઓ એટલે પવનદેવ તો છોકરાને સ્વર્ગના દરવાજા સુધી લઈ જવા માટે તૈયાર થયા ભાઈ પછી તો છોકરાને લઈને પવનદેવ પશ્ચિમ દિશા તરફ ગયા થોડી વારમાં પવનદેવે પેલા છોકરાને સ્વર્ગના દરવાજા પાસે મૂકી દીધો ભાઈ છોકરાએ સ્વર્ગના દરવાજા પાસે એક મોટો બગીચો જોયો બગીચામાં સરસ મજાના રંગબેરંગી ને સુગંધી ફૂલો ખીલેલા હતા ચારે બાજુ લીલું છમ છમ લીલું લીલું છમ છમ લીલું હતું બધું હો નાના નાના વૃક્ષો મોટા મોટા વૃક્ષો મોટા મોટા પાંદવાળા વૃક્ષો નાના નાના પાંદ વાળા વૃક્ષો અને એ વૃક્ષો ઉપર એ ઝાડવા ઉપર ઘણા બધા સુંદર મજાના પંખીઓ કલરવ કરતા હતા મીઠો મીઠો અવાજ કરતા હતા આવો અવાજ કરે મીઠો મીઠો હો રંગ રંગબેરંગી ફુવારાઓ હતા બગીચામાં પેલો છોકરો તો આ બધું જોઈને ખુશ ખુશ થઈ ગયો ભાઈ એટલામાં બગીચામાં જે સૈનિક ચોકી કરતો હતો એ આવ્યો પેલા છોકરાને જોઈને સૈનિકને તો ભારે આશ્ચર્ય થયું કે આ કોણ પહોંચી ગયું છે અહીંયા એ તો આવ્યો છોકરા પાસે અને છોકરાને સ્વર્ગમાં આવવાનું કારણ પૂછ્યું છોકરો કે મારે સ્વર્ગનો બગીચો જોવો હતો અને સ્વર્ગની પરીઓને મળવું હતું એટલે હું અહીંયા આવ્યો છું બોલો લો સ્વરિતભાઈ પેલો સૈનિક તો કે તારે સ્વર્ગમાં રહેવું હોય તો સ્વર્ગના નિયમો પાળવા પડશે તારે બગીચામાં ફરવાનું મહેલમાં રહેવાનું પણ પરી બોલાવે તો જ એને મળવા જવાનું પેલા છોકરાએ બધી વાત કબૂલ કરી હો હા હા પરી બોલાવશે તો જ હું મળીશ છોકરો સ્વર્ગના બગીચામાં ફરતો ને મેલમાં રહેતો થોડાક દિવસ એમને એમ પસાર થયા પણ પરીએ એને બોલાવ્યો નહીં છોકરાની ધીરજ ખૂટી કે પરી હજી નથી બોલાવતી પરી હજી નથી બોલાવતી એક દિવસ એ તો હિંમત કરીને પરીના ઓરડામાં જઈને પહોંચ્યો પરી તો મખમલની ચાદર પાથરીને એક આલીશાન પલંગમાં ઊંઘતી હતી હો ઊંઘમાં પણ એનું મોઢું હસતું હતું એનું સરસ મજાનું કેસુડાના ફૂલ જેવું અણિયાળું નાક એની સુંદર મજાની આંખો લીંબુની ફાળ જેવી અને માછલી જેવી ભ્રમરો એની કપાળ એનું નેણ બધું સુંદર એની સફેદ સુંદર પાંખો આવી સુંદર મજાની પરીને જોઈને છોકરો તો ચકિત થઈ ગયો એ તો જોતો જ રહી ગયો ઓહો હો હો હો આવી સુંદર પરી તો મેં ક્યારેય નથી જોઈને છોકરાથી તો હવે રહેવાયું નહીં એટલે એ તો ધીરેથી પરી પાસે ગયો અને વાલથી પરીના માથે હાથ ફેરવો પણ આ શું છોકરો સ્વર્ગમાંથી એકદમ ઊંચે ઊંચે ઉડવા લાગ્યો ઉડવા લાગ્યો ઉડવા લાગ્યો થોડાક જ સમયમાં એ તો વળી પાછો પોતાના ગામમાં આવીને એના પોતાના પલંગમાં જઈને પડ્યો સ્વર્ગમાંથી સીધો પોતાના ગામમાં અરે ભાઈ સ્વરિત ભાઈ વિશાખ દત્ત ભાઈ આ છોકરાએ સ્વર્ગના નિયમનો ભંગ કર્યો હતો સ્વર્ગનો નિયમ તોડ્યો હતો છોકરાને તો પોતાની બધી ભૂલ સમજાઈ ગઈ અને એ તો પસ્તાવો કરે પણ હવે શું થાય હે ભાઈ બિચારો છોકરો બોલો લો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ જલ્દી જલ્દી પાછા આવજો આવજો